મોદી ચંપા જોડાયું હોય તો કરે મંગલાચરણ સારો અવાજ નથી આવતો वदेत् चिन्ता सन्तानान्तादो यत्पादाम्बुजरेण वा स्वीयानां तान्निजाचारात् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहचोदन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं मत्यानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्विश्य चतुर्विश्य चतुर्विश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारितये मम ગઈ વખતે આપણે આત્મનિવેદન બ્રહ્મ સંબંધના વિષયમાં થોડી ચર્ચા કરી હતી શાયદ બે વખત એ ચર્ચા થઈ છે બ્રહ્મ સંબંધ એટલે શ્રી કૃષ્ણ સાથે જીવાત્માનો સ્વામી સેવક સંબંધ એને આપણે આત્મનિવેદન પણ કહીએ છીએ આત્મનિવેદન શબ્દ નવદા ભક્તિ જે ભાગવત આદિ શાસ્ત્રમાં કહેલી છે એમાંની એક ભક્તિ તરીકે પ્રસિદ્ધ છે નવદા ભક્તિમાં આરંભ એની ગણનામાં શ્રવણથી થાય છે શ્રવણ ભક્તિ કીર્તન ભક્તિ સ્મરણ ભક્તિ અને અંતમાં આત્મનિવેદન નવમી એ આત્મનિવેદનના સ્વરૂપનું પણ વર્ણન શાસ્ત્રમાં કરેલું છે અને જે જાતનો બ્રહ્મ સંબંધ ની દીક્ષા મંત્રમાં જે ભાવના અને જે પ્રકારનું સમર્પણ બતાવવામાં આવ્યું છે લગભગ એ જ પ્રકારની ભાવના વાળા નિરૂપણ આપણને આત્મનિવેદન ભક્તિના વિષયમાં પણ મળે છે દારાન સુતાન ગ્રહાન પ્રાણાન યત પરસ્મય નિવેદનમ વગેરેના રૂપમાં હવે એમાં ધ્યાનથી સમજવાનું એ છે કે આપણી પાસે બે શબ્દ છે નિવેદન અને સમર્પણ જે દીક્ષાને આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ અને આત્મનિવેદન પણ કહેવાય છે એમાં એક શબ્દ છે નિવેદન અને જ્યારે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે બોલીએ છીએ ત્યારે આપણે આત્મા સહિત આપણી જે પણ ચીજ વસ્તુઓ એને ગણાવીને પ્રભુને આપણે એમ કહીએ છીએ કે આ બધું હું આપને સમર્પયામી સમર્પણ કરું છું એનો મતલબ એ છે કે આપણે આ બધું પ્રભુની સેવાના ઉપયોગમાં લેવા ઈચ્છી રહ્યા છીએ તે માટે આપણે એનું સમર્પણ પ્રભુને કરીએ છીએ અથવા એ સમર્પણ કરી રહ્યા છીએ એવું પ્રભુને આપણે જણાવીએ છીએ તો એ જણાવવું એ નિવેદન છે અને આપણે આપણા પોતાના ઉપર પોતાના અને પોતાની જે પણ જડચેતન વસ્તુઓ છે એના સ્વામી તરીકે પ્રભુને સ્વીકારવા એટલે જે જડચેતન પદાર્થોને આપણે આપણા સંબંધથી પોતાની માનતા હતા કે આ મારું ઘર છે આ મારા સંતાન છે અમારો પરિવાર છે મારી ધન સંપત્તિ મારા પશુ કે મારા આડોશી પાડોશી વગેરે આજે આપણી સમજ છે એને સંસ્કૃતમાં અભિમાન કહેવામાં આવે છે અભિમાન સંસ્કૃતમાં ખરાબ અર્થમાં નથી શબ્દ વપરાતો આપણી લૌકિક ભાષામાં અભિમાન છે એ પોતાને વધારે કંઈક સમજવું એ અર્થમાં વપરાય છે પણ સંસ્કૃતમાં અભિમાનનો મતલબ એવી અવેરનેસ એવું જ્ઞાન એવો બોધ એવી સમજ તો જે જળ પદાર્થોને આપણે આપણા સંબંધથી પોતાની માની રહ્યા હતા એના સંબંધમાં આપણે પ્રભુને જણાવીએ છીએ કે એ મારી ખોટી સમજ હતી તેથી એ અભિમાનનો ત્યાગ કરીને આપણે એના અલૌકિક સ્વામી તરીકે પ્રભુને માનતા થઈએ છીએ એટલે આ જે સમર્પણ અથવા નિવેદન છે એમાં ધ્યાનથી સમજવાનો એ વિષય છે કે આપણે આપણી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ઉપરથી આપણો હક જતો નથી કરતા પણ એના ઉપર આપણું હક હોવાનું જે અભિમાન છે એને આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ આવ્યું ને ખ્યાલમાં હક હોવાનું અભિમાન જતું કરવાનો મતલબ એ છે કે આ બધાના અલૌકિક સ્વામી પ્રભુ છે એવું સ્વીકારવું એવું સ્વીકારવા પાછળનું કારણ એ કે આપણે એ વાતને માનીએ છીએ કે આ જળચેતનાત્મક સમગ્ર સૃષ્ટિ પ્રભુએ પોતાની ક્રીડા માટે પ્રકટ કરી છે અને એમાં આપણે પણ પ્રભુની ક્રીડાનો જ એક ભાગ છીએ એટલે કોઈ પણ વસ્તુ જે આપણા આસપાસ છે કે આપણા કબજામાં છે એના ખરા સ્વામી તો પ્રભુ જ છે સમગ્ર સૃષ્ટિના જ પ્રભુ સ્વામી પ્રભુ છે પણ આપણે તો બધી સૃષ્ટિની જવાબદારી લઈ ન શકીએ એને પ્રભુ પ્રભુમાં પ્રભુમાં સમર્પણ કરવા માટેની આપણે કેટલી જવાબદારી લઈ શકીએ કે જે વિષય ઉપર આપણો પોતાની સત્તા કે હક હોય એટલે આપણે આપણું સ્વત્વ જાળવી રાખતા પણ એમાં આપણું સ્વત્વનું અભિમાન કે માલિકીપણાનું અભિમાન એને આપણે પ્રભુના ફેવરમાં જતું કરીએ છીએ આ જાતનો સંબંધ આપણો આત્મનિવેદન કે બ્રહ્મ સંબંધથી સ્થાપિત થાય છે એના પછી આ દીક્ષાના પછી જે બીજું પગલું છે આપણા કર્તવ્યનું એ ભગવત સેવા અને પ્રભુ સેવાની અંદર આપણો તનુવિત્તનો વિનિયોગ અથવા સર્વસ્વનું સમર્પણ એના પછીનો પગલું છે હવે આપણે અહીંયા આજે એ વિષય ઉપર વિચાર કરવો જોઈએ ભગવદીઓના ચરિત્રોના દ્રષ્ટાંતથી કે જેમણે જેમણે પણ શ્રી મહાપ્રભુજીના દ્વારા આત્મનિવેદિત થયા સેવક બન્યા એમણે સેવક તરીકે કે બ્રહ્મ સંબંધી એક જીવાત્મા તરીકે આગળ પોતાનું જીવન કઈ રીતે જીવ્યું એમના જીવનમાં સમર્પણ અને સેવાનું શું સ્થાન હતું કેવું સ્વરૂપ હતું એ આપણે અહીંયા વિચારવાનું છે એના સંબંધમાં તમને જે કોઈ પણ એવા પ્રસંગો દ્રષ્ટાંતો ધ્યાનમાં આવતા હોય એ તમે કહો કોઈ મંદાજી મંત્ર ની દીક્ષા અને મંત્ર દીક્ષા લીધી ત્યારે એમની લાઈફ થઈ ગઈ હતી કે કોઈને નહોતા નતા અને પોતે જ એ બધું એમને સંભાળી લેતા હતા અને એટલે ગરીબ હતા પેલા ફોન છેટો રાખ બહુ જ છેટો રાખ અવાજ તારો બહુ ચેરાય છે જીજે હવે બરાબર આવે ના હજી પણ દૂર રાખ હા એટલે કુદમંદાસજી ના પ્રસંગ થી આપણે લઈ શકીએ કેમ કે કુદમંદાસજી એને જયારે નામ મંત્ર દીક્ષા ને બ્રહ્મ મંત્ર દીક્ષા થઈ તો એમની બધી એટલે ઠાકોરજીમાં ત્રણે વિત્તજા સમર્પણ કરી દીધું હતું અને કંઈ પણ બીજાનું યુઝ નતા કરતા એ અને એ કંઈ પણ એટલે પોતે જ બધું સંભાળી લેતા હતા અને જે ગરીબ અને એ ગરીબ હતા તો પણ એમને એવું નતું કે બધા લોકો એમને સામેથી આપતા હતા એવું લઉં એમને નહીં લીધું અને પોતે જ બધું એમને કર્યું અને એમ વગર પણ નતા શકતા કુમનદાસજી ને સેવાનો ક્રમ તો હતો નહીં એમણે કઈ રીતે સમર્પણ કર્યું એ નહીં સમજાયું મને તિલક જી જય જે જે એટલે એ કોઈનું પણ લેતા નતા એટલે એમની પાસે જે હતું તું એ જ એ શ્રી ઠાકોરજીને સમર્પણ કરતા હતા ફોન દૂર રાખતા રહો એકદમ દૂર રાખ પાંચ સાત પાંચ સાત ફૂટ જેટલું છે તો જે એટલે એ કોઈનું લેતા ન હતા એ એમની પાસે જે હતું એ બધું જ શ્રી ગોવર્ધનનાથજી ને એમનું શ્રવણ પણ કરતા અચ્છા તારું ઓર કોઈને કેવું છે કઈ જે જે એટલે પદ્મરા પદ્મરાવલ પદ્મનામદાસજીની વાર્તામાં એવું આવે છે કે એમને ખાલી છોલા જ ધરેલા એટલે જયારે ને પણ એવું થયું કે હું આવું એટલે ત્યારે એમને જયારે સામગ્રી પધરાઈ ત્યારે પદ્મરા પદ્મનાભદાસજીએ પૂછ્યું કે તમને આ છપ્પન ભોગ આરોગવો છે કે મારી સાદી એટલે છોલા છોલા આરોગવા છે ત્યારે ઠાકોરજીએ કીધું કે મને તો તારા છોલા જ આરોગવા છે એટલે એમનું આટલું જ આટલું સમર્પણ હતું તો પણ શ્રી ઠાકોરજી ખુશ રહેતા હતા અને બીજી પણ બીજી એ વાર્તા યાદ નથી આવતી પણ એમાં એક એટલે એક બાઈ એ ખાલી ઠાકોરજીને એક રોટલી અને ઘી આરોગાવતા હતા અને એક દિવસ એમને થયું કે આજે તો કશું નથી તો પછી એમને એક ઉધાર ઉધાર લઈને પછી ધર્યું તો શ્રી ઠાકોરજીએ ના આરોગ્યું એટલે એ વાર્તા યાદ નથી મને દામોદર દાસ સંભાળવા પ્રસંગમાં એ ખબર પડી એટલે એમની પાસે એટલું બધું દ્રવ્ય હતું તો એવી રીતે એટલે એવી રીતે સમર્પણ કરતા હતા એટલે એ બહુ ઉત્તમ સામગ્રી ધરતા હતા અને જેવી રીતે સામગ્રી ધરતા હતા કે સોનાના કટોરામાં આમરસ મૂકે ને એટલે આમરસ ધરાવે અને ચાંદીના કટોરામાં સફેદ બધી વસ્તુઓ ધરાવે તો કોઈને એવી રીતે ખબર જ ના પડે કે આમાં કોઈ સામગ્રી ધરી છે એટલે એવી રીતે સારી રીતે એટલે સારી રીતે દામોદરદાસની સેવા કરતા આમાં એક ધ્યાન થી વાત સમજો કે જેમને જેમને પણ એ માર્ગમાં અંગીકૃત કર્યા એમાં મોટા ભાગના વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીને તરત જ એ પૂછ્યું છે કે હવે મારું કર્તવ્ય શું છે તો કોઈ પણ દીક્ષા છે એ દીક્ષા સાથે કોઈ કર્તવ્ય જોડાયેલું હોય છે જેમ તમારું સ્કૂલમાં એડમિશન થાય તો કર્તવ્ય શું સ્કૂલમાં જઈને અભ્યાસ કરો કન્યાના લગ્ન થયા તો એનું કર્તવ્ય શું કે હવે પોતાના સાસરે જાય પતિના ઘરે જાય અથવા પતિની સાથે રહે જે પતિ થયો છે એનું કર્તવ્ય શું કે જેને પરણ્યો છે એનું એ ભરણ પોષણ કરે એની અપેક્ષાઓ સંતોષે તો જેટલા પણ કોઈને કોઈ વિધિ પ્રક્રિયા કે દીક્ષા વગેરેથી સ્થાપિત થતા સંબંધ છે એની સાથે કર્તવ્ય જોડાતું આવે છે એ કર્તવ્ય આપણે અહીંયા પણ જોવા મળે છે કે જે લોકો એ રીતે જોડાય છે એ લોકો પોતે જિજ્ઞાસા કરે છે કે હવે મારું કર્તવ્ય શું એ આપ જણાવો અને શ્રી મહાપ્રભુજી એમને શું કહેતા કે હવે ભગવત સેવા કરો ભગવત સેવા કરો શા માટે કેમ કે ભગવત સેવા વિના આત્મનિવેદન કે બ્રહ્મ સંબંધ થતું જ નથી કારણ કે આપણે એમ કહીએ છીએ કે હે પ્રભુ હું આપનો દાસ છું તો દાસ જે સેવા ન કરે સ્વામીની એ દાસ કેવો એ દાસ તો ન કહી શકાય જ્યાં સુધી પ્રભુની સેવામાં પ્રવૃત્તિ થતી નથી ત્યાં સુધી બ્રહ્મ સંબંધ તો નામ માત્રનું બ્રહ્મ સંબંધ છે અથવા તો એ બ્રહ્મ સંબંધ થયું જ નથી એમ કહો તો ચાલે એટલે પ્રથમ કર્તવ્ય સેવા છે એટલે શ્રી મહાપ્રભુજી જે પણ સેવક હતા એમને ભગવત સેવા કરવાની આજ્ઞા કરતા અને એ લોકો પોતપોતાની યોગ્યતા અનુસાર પ્રભુ સેવામાં પ્રવૃત્ત થતા એમાં દામોદાસ સંભલવારાનું જે દ્રષ્ટાંત તમે આપ્યું હવે જુઓ સેવા જે છે એ સેવકનું કર્તવ્ય છે સેવકની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ભાવના કેવી હોવી જોઈએ એ ભાવના આત્મનિવેદનમાં આપણે પ્રભુના સન્મુખ પ્રકટ કરીએ છીએ કે જે જે પરિવારજનોને જે ચીજ વસ્તુઓ જે મારી માલિકીમાં છે જેને હું મારું માનતો હતો એના ખરા સ્વામી આપ છો અને એ હું આપને સમર્પિત કરું છું એટલે જે વસ્તુનો પ્રભુ આપણા સેવ્ય પ્રભુની સાથે સંબંધ ન થયો હોય એ વસ્તુઓ સેવકના માટે ત્યાજ્ય બને છે સમજમાં આવ્યું દાખલા તરીકે તમે કોઈ ટ્રેનમાં સફર કરી રહ્યા છો રિઝર્વેશન કરાવ્યું તમે ટિકિટ બુક કરી તમે જ્યારે ડબ્બામાં જશો એમાં જોશો કે ભાઈ કયો તમારું ટિકિટના ઉપર ડબ્બો લખેલો છે એ ડબ્બામાં તમે જશો ત્યારે તમે એ જોશો કે ડબ્બો તો આપણો છે મળી ગયો પણ હવે આપણી સીટ કઈ છે તો ટિકિટમાં આપણે ચેક કરીશું કે આ નંબરની આપણી સીટ છે કે બર્થ છે પછી ત્યાં જઈને આપણે બેસીશું દરેક જગ્યાએ કોઈક એક જાતનો સંબંધ છે ડબ્બો આપણો છે કોઈ પણ સીટ ઉપર બેસો તો ન ચાલી શકે કેમ કે દરેકની પોતાની સીટ અલોટ થયેલી છે આપણો સંબંધ જે સીટ સાથે સ્થાપિત કરવામાં આવ્યો છે એટલા પૂરતો જ આપણો સંબંધ છે બીજાના સાથે આપણો સંબંધ નથી જેની સાથે આપણો સંબંધ નથી એનો ઉપયોગ આપણા માટે વર્જિત છે ત્યાજ્ય છે નિષિદ્ધ છે આપણે એમ જોઈએ કે ભાઈ ચલો ખાલી જ તો પડી છે તો બેસી જઈએ પણ એ અયોગ્ય થશે કેમ કે આ સ્ટેશનથી કોઈ વ્યક્તિ નથી બેઠું એમાં પણ આગલા સ્ટેશનથી બેસશે તમારે ઉઠવું પડશે તો જે વસ્તુ ઉપર આપણી સત્તા નથી આપણો હક નથી એના ઉપયોગની આપણી મનોવૃત્તિ ન થવી જોઈએ આત્મનિવેદનથી આપણે એ વસ્તુને સ્વીકારીએ છીએ કે જે વસ્તુ પ્રભુના સંબંધથી નથી જોડાઈ કે પ્રભુ સાથે જેનો સંબંધ થયો નથી એ વસ્તુ મારા માટે ત્યાજ્ય છે જે વ્યક્તિનો પ્રભુ સાથે સંબંધ નથી એ વ્યક્તિના અંદર મારી મમતા પણ ન હોવી જોઈએ જે વ્યવહારને આપણે પ્રભુના સાથે જોડી નથી શક્યા એ વ્યવહાર પણ આપણે હવે ટૂંકાવવો જોઈએ આ જાતની એક કુદરતી મનોવૃત્તિ થઈ જાય તો જે જગ્યાએ સચ્ચાઈથી સ્નેહ અને સમર્પણ થયું હોય ત્યાં તો આ બધા નિયમો કહેવા નથી પડતા ત્યાં આપોઆપ જ એવું થઈ જતું હોય છે નિયમો કોના માટે છે કે જેના અંદર આ જાતનો પ્રેમ કુદરતી નથી જેના અંદર એ જાતનો આગ્રહ નથી થયો જેણે એવા પ્રેમથી પ્રભુને સમર્પણ નથી કર્યું એમને સમજાવવા માટે આ નિયમો બતાવવામાં આવે છે કે જ્યારે તમે પ્રભુને સમર્પણ કરો છો ત્યારે પ્રભુની અપેક્ષા તમારા માટે આવી બને છે જેમ તમે કોઈ સ્કૂલની અંદર દાખલો લીધો અને ફીસ ત્યાં ભરી રહ્યા છો સ્કૂલમાં તમારું રજિસ્ટરમાં નામ એ સ્કૂલમાં બોલી રહ્યું છે પણ તમે ક્લાસ કોઈ બીજી સ્કૂલમાં જઈને એટેન્ડ કરી રહ્યા છો યુનિફોર્મ કોઈ બીજી જાતનું પહેરી રહ્યા છો જે તમારી સ્કૂલનો નથી તો તે સ્થિતિમાં સ્કૂલ નહીં તો પણ પ્રશ્ન થશે ને કે આવું કેમ આપણે ભારતમાં રહીએ છીએ પોતાને ભારતીય કહીએ પણ ઝંડો આપણે પાકિસ્તાનનો ફરકાવતા હોઈએ કે આપણી આવક આપણે એ સમૃદ્ધિ જે છે એને આપણે બીજા દેશની અંદર નાખી રહ્યા છીએ તો એ કોઈક ને કોઈક રીતે આપણા દેશ સાથે ગદ્દારી થાય ને એવી રીતે જ્યારે સંબંધ થાય છે ત્યારે આપણો કોઈ નિર્જીવ સાથે સંબંધ નથી થઈ રહ્યો પરંતુ પ્રભુની સાથે આપણો સંબંધ થાય છે તો એ સમર્પણ જે છે એ આપણને જેમ આપણી કોઈ અપેક્ષા પ્રભુતા તરફથી હોય છે એવી રીતે પ્રભુને પણ આપણા તરફથી કોઈ અપેક્ષા બને છે એ પ્રભુની અપેક્ષા શું બને છે એ પ્રભુએ પોતે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આપણને સમજાવ્યું કે જો તમે મને મને નિવેદિત થયા છો તમે મને સમર્પણ કર્યું છે તમે મારા દાસ બન્યા છો તો મારી અપેક્ષા એ છે કે હવે તમારું પ્રથમ કર્તવ્ય મારી સેવા છે તમારું પ્રથમ કર્તવ્ય એ છે કે તમે તમારું જે કંઈ પણ છે એ મને સમર્પિત કરો તમારું પ્રથમ કર્તવ્ય એ છે કે જેનું સમર્પણ તમે મને નથી કર્યું એનો ઉપયોગ છોડો તે જ રીતે તમારું એ પણ કર્તવ્ય છે જે વસ્તુનો ઉપયોગ તમે જાણે અજાણે કરી લીધો છે એ વસ્તુને તમે મારા કાર્યમાં ન વાપરો કોઈ બીજા દેવના કાર્યમાં પણ જો તમે કોઈ વસ્તુ વાપરવા માંગો તો તમે એ ધ્યાન રાખો કે હું દેવનો પણ દેવ છું એટલે જેમ તમે મારા સેવક છો એમ બધા દેવતાઓ પણ મારા સેવક છે એટલે દેવ કાર્યની અંદર પણ કોઈ વસ્તુ વાપરવી પડે તો એ મારી મહાપ્રસાદમાંથી જ તમારે વાપરવાની બીજા દેવના કાર્યમાં આવેલું વસ્તુ કોઈ પણ હોય ક્યારે પણ આપણા પ્રભુના કાર્યમાં ન વાપરવું આ જાતની અપેક્ષા આપણને શ્રી ભગવાને સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સમજાવી છે તો હવે આપણે એ જોવાનું છે કે એ જાતની અપેક્ષા ઉપર આપણે ખરા ઉતરી રહ્યા છીએ કે કેમ જો નથી ઉતરી રહ્યા તો યા તો આપણી સમજમાં કઈ કચાસ છે અથવા આપણી નિષ્ઠામાં કોઈ જાતની કમી છે તો આપણે ચેક કરવું જોઈએ એટલે ભગવદીઓના ચરિત્રમાં આપણે એમ જોઈએ છીએ કે કેટલાય ભગવદીઓ સેવક થયા અને પોતાના ગામ પરિવાર તરફ ગયા જે લોકો આ ભાવનાને સમજતા ન હતા એ લોકો ને આમને જોઈને ને વૈષ્ણવોને જોઈને એને નવાઈ લાગતી અને વૈષ્ણવો હવે પછી અવૈષ્ણવોની સાથે રહી નતા શકતા જેનું દૃષ્ટાંત આપણે એક દિવસ પહેલા પણ વિચાર્યું હતું કે પતિ પત્ની બંને બ્રહ્મ સંબંધ લીધું વૈષ્ણવ થયા અને પોતાના ગામ ગયા ત્યારે એમના પરિવારજનો એમને ન સ્વીકાર્યા ને આ લોકો એમ કીધું કે અમને તમારું પાણી પણ કામ નહીં આવે તમે અમને ઘરના આંગણામાં એક નાનકડી જગ્યા અમને આપી દો ત્યાં અમે અમારી રીતથી રહીશું અને ત્યાં અમે અમારું ખાવાનું રાંધી અમારી રીતથી જીવીશું તો આનો મતલબ શું થયો કે જેનો વૈષ્ણવ ભગવાન સાથે સંબંધ નથી એ ભગવાન સાથે જોડાયેલો વ્યક્તિ એના સંબંધને પણ એ સ્વીકારતા નથી આવું પરસ્પર જોડાણ છે આ आत्मनिवेदन के ब्रह्म संबंधे તો કુમનદાસજીના પ્રસંગમાં આપણે અલગ રીતથી વિચારીશું એનું કે એમનું આત્મનિવેદન છે એ કેવલ ભાવનાત્મક છે ક્રિયાત્મક કે વસ્તુના રૂપમાં નથી એવું ઘણા બધા આપણને વૈષ્ણવોના દૃષ્ટાંત જોવા મળશે કે જેમને પોતાના ઘરમાં પ્રભુની સેવા એમણે નથી કરી પરંતુ મનથી એમની ભક્તિ કે એમની પ્રીતિ ભગવાન પ્રત્યે એટલી તીવ્ર છે કે એ આત્મનિવેદિત થયા વગર રહી પણ શકે એમ નથી એટલે એમનું આત્મનિવેદન થઈ ગયું છે પ્રભુ એમનું આંતરભક્તિ જે છે કે આત્મનિવેદનનો જે ભાવ છે એ ભાવ એમને સમર્પિત થયેલો છે પરંતુ ભાવના સામે જે એમની દેહેન્દ્રિય અને એમની ચીજ વસ્તુઓ કે ઘર પરિવાર એનું સમર્પણ સેવાના રૂપમાં એમનું નથી થયું તો એ એક અપવાદના કિસ્સાઓ છે એને આપણે સિદ્ધાંતના દૃષ્ટાંત તરીકે ન ટાંકી શકીએ એમને અપવાદના કિસ્સાઓ માનવા જોઈએ સિદ્ધાંતના કિસ્સાઓ કયા છે કે જે આપણે અહીંયા પદ્મનાભદાસજીના પ્રસંગમાં જોઈએ અથવા આપણે દામોદાસ સંભલવારા કે સંતદાસ ચોપડા પુરુષોત્તમદાસ શેઠ ગોપાલદાસ આ બધાના જે પ્રસંગો છે અને જેમાં આપણા બ્રહ્મચારી નારાયણદાસજી રઘુનાથદાસ પાર્વતી તુલસા આ બધા જે છે જેમણે પોતાના ઘરમાં પ્રભુને પધરાવીને એમનું સર્વસ્વ સમર્પણ કરીને આ સમર્પિત જીવન છોડ્યું છે આ વૈષ્ણવ સાથેનો વ્યવહાર ઉપર પણ એમણે અંકુશ રાખ્યો છે જેમ ગદાધર દાસજી વગેરે છે એમના પ્રસંગમાં પણ આપણે વાતને જોઈ શકીએ છીએ તો આ બધા જે છે એ સિદ્ધાંત રહસ્ય સિદ્ધાંત મુક્તાવલી ચતુશ્લોકી ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જે આત્મનિવેદન પછીના કર્તવ્યો બતાવ્યા છે એનું જેમણે પાલન કરીને જીવન જીવ્યું છે એમના દ્રષ્ટાંતો છે તો એને આપણે અહીંયા ખાસ ધ્યાનથી સમજવું જોઈએ આમાંથી મને એક પ્રશ્ન થાય છે કે આપણે અવૈષ્ણવ સાથે સંબંધ ન રાખવો જોઈએ તે બરોબર પણ હમણાંમાં હમણાંનો સમય એવો છે કે અવૈષ્ણવ સાથે સંબંધ આપણે રાખવો જ પડે તો તે કેવી રીતે નીકળી શકે એટલે અવૈષ્ણવની સાથે આપણે એમને ભગવત સ્મરણ કરવાનો સંબંધ સત્સંગ કરવાનો સંબંધ રાખવો પડે છે જય શ્રી કૃષ્ણ કરવા પડે છે એમને કે એમની સાથે એમના સત્સંગમાં જવું પડે છે કયો સંબંધ આપણે રાખવો પડે છે વૈષ્ણવ તરીકેનો સંબંધ થોડો રાખવો પડે છે સંબંધ છોડવાનો મતલબ શું છે કે એમની આસ્થા શ્રદ્ધા એમની માન્યતા એનો પ્રભાવ આપણા ઉપર ન પડે બસ એટલો જ સંબંધ આપણે એમનાથી છોડવાનો છે બાકી કોઈ વૈષ્ણવ વેપારી હોય અને એમ કે હું વૈષ્ણવ સિવાય કોઈને હું માલો માલ વેચું નહીં એવો મતલબ થોડો થાય કે કોઈ જગ્યાએ આપણે નોકરી કરવી પડે તો આપણે એમ થોડું કહીએ કે શેઠ વૈષ્ણવ હોય તો જ હું નોકરી કરું અવૈષ્ણવને ત્યાં હું નોકરી ન કરું કોઈને આપણે ચોકીદાર કે નોકર રાખીએ એના માટે આપણે એવો નિયમ થોડો રાખી શકીએ કે એ વૈષ્ણવ જ હોય તો વૈષ્ણવ વૈષ્ણવની સાથે સંબંધ નહીં રાખવો એનો મતલબ લૌકિક સંબંધ નહીં રાખવો એવો નથી એનો મતલબ એ છે કે એમના જે સંસ્કારો છે એમની જે જીવન ક્રિયાઓ છે એ ધાર્મિક એમની જે આસ્થા છે આ બધા વિષયોમાં આપણે એનાથી પ્રભાવિત ન થઈએ એટલા માટે એમનો એ પ્રકારનો સંબંધ નહીં રાખવો ઓર કોઈને કેવું છે કઈ હાજે છે શું થયું હેલો હા આવે છે અવાજ બોલ હા જે છે કે આપણે પેલા સાસ અને બહુ નું એક્ઝામ્પલ પણ લઈ શકે જ્યારે સાસ શ્રી આચાર્યજીના ત્યાં દર્શન કરવા ગયા હતા ત્યારે એમને કીધું હતું બહુને કે તમે બધું કરી દેજો એમનું સેવા કરી દેજો ઠાકોરજીની તો એમને કીધું ભલે પછી એમને ચાર વખત ભોગ ધર્યા પણ એમને ખબર જ ના પડી કે ઠાકોરજીએ ભોગ ધર્યું કે નહીં કેમ કે ખાવાનું ઓછું નહોતું થયું એટલે પછી એ ઉદાસ થઈ ગયા પછી શ્રી ઠાકોરજીએ એમને પૂછ્યું કે તમે ઉદાસ કેમ છો તો એમને કીધું આપે ભોગન નથી ધર્યું તો આપે આરોગ્ય નથી ભોગ તો પછી શ્રી ઠાકોરજીએ કીધું કે મેં તો કેટલી વખત આરોગ્ય પણ તે જોયું નહીં તો આ આનાથી શું તું કહેવા માંગે છે આ શેના માટે દ્રષ્ટાંત આપ્યું જે જેમને આત્મનિવેદન નતું કર્યું ખાલી સાસે જ કર્યું હતું પણ તો પણ બહુને ઠાકોરજીના દર્શન થયા અચ્છા એવું આવે છે કે બહુએ નતું કર્યું આજે જે એમાં કેમ કે બહુ બહુ જે એ ખાલી સામગ્રી બનાવતા અને બધું જે સેવા હતું એ ખાલી સાસ કરતા હતા અને સમજ છે કે આત્મનિવેદન તો બહુનું પણ થયેલું જ હતું પણ સાસુ પોતે ઠાકોરજીની અંતરંગ સેવા બધી સાસુ પોતે જ કરતી અને પેલી વખત એવો પ્રસંગ આવ્યો કે જ્યારે વહુને આ સેવા પણ પ્રાપ્ત થઈ એટલે વહુ ને વધારે ખબર હતી નહીં કે સાસુ ભોગ ધરે છે ધરાવે છે તો એમાંથી ઓછું થાય છે કે નથી થતું એ કારણે આવું થયું હતું પણ એ વાત આમાં આપણે સમજવી જોઈએ કે સાસુએ પ્રેમવાળી હતી પ્રભુમાં એની વહુ તેમ છતાં પણ એને ઠાકોરજીની સેવામાં અંતરંગ સેવામાં પ્રવેશ ન આપ્યો અને એને દૂર રાખી એના કારણે વહુને પણ તકલીફ પડી અને ઠાકોરજીને પણ થોડી મહેનત કરવી પડી એ અનેક વખત અરોગવું પડ્યું એ આપણે આમાં સમજી શકીએ છીએ એટલે શ્રી મહાપ્રભુજી આમાં એમ સમજાવે છે આપણને કે આપણે આપણો જ્યારે આત્મનિવેદન થાય છે ત્યારે આપણા સંબંધથી આપણા પરિવારજનો પણ પ્રભુમાં પ્રભુ સાથે જોડાય છે આત્મનિવેદનમાં એમનો પણ બ્રહ્મ સંબંધ થાય છે તો એમાંથી જે લોકો ભગવત સેવામાં જોડાવા ઈચ્છતા હોય ઉત્સાહિત હોય એવા લોકોને તો જરૂર પ્રભુ સેવામાં સામેલ કરવા જોઈએ જે લોકો ઉદાસીન હોય ઉત્સાહ ન બતાવતા હોય વગર કહે ન આવતા હોય તો એવા લોકોના માટે ઉપેક્ષા રાખવી જોઈએ તો આ સાસુથી ગલતી એ થઈ ગઈ કે સમર્પણ જેનું થયેલું છે જેમણે સ્વતંત્ર રીતે પણ સમર્પણ કરેલું છે પ્રભુને એવી વહુ છે એને ઠાકોરજીની અંતરંગ સેવામાં એને ન આવવા દીધું એનો કદાચ એવું હોય કે ભાઈ મારી સેવા જશે કે બન જેટલું બને એટલું હું સ્વયં કરું એ જાતનો એમનો આગ્રહ હોય એ એમનો સારો આગ્રહ પણ હોઈ શકે પણ જ્યારે આપણે સાથે રહીને ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ ત્યારે આવા કોઈક અવસર ઉપર ઠાકોરજી પરિવારના જનોને સેવા લે તો ઠાકોરજીને પરિશ્રમ ન પડે એ વિચારથી બધી જાતની સેવા દરેકને પ્રાપ્ત થાય એવો મનમાં ભાવ રાખવો જોઈએ ખેર બહુ પણ તે આ પ્રસંગ ઉપર બહુ સારી વાત યાદ અપાવી આજે આપણો સમય થયો છે જે જે મને કેવું છે હા હજી આપણે કાલે પણ ચાલુ રાખીશું આ ક્રમને તો થોડું હજી તમે વાર્તા સાહિત્યનું એ રીતે પણ અવલોકન કરો કે સેવા સંબંધમાં સેવાના પ્રકાર સંબંધમાં સમર્પણના દ્રષ્ટાંતોમાં આપણને બીજા કયા કયા જોવા મળી શકે એમ છે જી